હરિયા હરિયા દસ માઇલ દૂર છે એ પેલો પેલો વિધિપૂર્વક છે વિધિપૂર્વક હા અને આ સાથે તમને સમજાવવાની સમજાવવાની શું શું વાત કરો આપણે શું છીએ શું જાણવું છે એ વાતનું તમને આ મેં પ્રશ્ન ઉભા થાય શું કહ્યું તમે જે વિધિપૂર્વક જે વાત કરો વિધિપૂર્વક આત્મા શું છે પછી એની વિગત નીકળશે તે આત્મા શબ્દ થી પકડાય નહીં પણ શબ્દ થી બોલી અને પછી ભગવાન ની કૃપા ઉતારવી પડશે અહીંયા દાદા ભગવાન ની કૃપા ઉતરે તો નહીં શબ્દ તો પહોંચે નહીં સમજે ને એ સૂક્ષ્મતમ વસ્તુ છે કેવી છે એટલે કલાક જ વધારે એક કલાક જ હું બોલું તો બોલ્યા <coughs> પચાસ મિનિટ હું બોલું અને તમારે બોલ્યા કરવાનું બસ બીજું કશું કરવાનું એટલી વિધિ પૂર્વક છે એટલે તે વખતે ભગવાન ની કૃપા ઉતરે પરિણામ થઈ જાય શું કહ્યું એટલે તટસ્થ હોય છે ને લગ્નની વાતો કરીએ પણ લગ્ન તો બસ થયે તો આવીમાં થયો તો સમજાયું ને આ જ્ઞાન ના કહેવાય આ જ્ઞાન ના સાધનો કહેવાય બધા કેટલા હરીવા ગયા છે cash bank of divine solution ઉદારતા તારથી બહુ જોઈએ મારી પર વિશ્વાસ નથી આવતો કેમ બોલતો મારી વાત કરું શું વાંધો તને વિધાઉટ માય ઇઝ ગોડ સમજાવવાનું હા આ તો તારી ભાઈ એટલે શું કે તું પોતે છું અને તું કઉ છું કે હું ભૂપેન્દ્ર છું તે માય આ તારું નામ છે ને તેને હું છું માનું છું એટલે તું આજીવ થઈ ગયો અને હું ભૂપેન્દ્ર એ તો મારું નામ છે એ જુદું ને હું જુદો એવું ભાન થાય એટલે હું એ માય વગરનું હું એ ભગવાન છે શું છે અને માય વાળું હું એ જીવ છે જીવ વાળું મરવા જીવવાનું કેવું ભગવાન મરવાનું માય ની પાછળ છે આ પાછળ ગમે છે મમતા ગમે ખરી પર કંટાળ્યો ચાલે નઈ બહુ તો પરિણામ ચૂક્યો થાય જેવું ચાલે નહીં વ્યવહાર છે ને બધો કયા ગામનો તું સુરત સુરત હા તો બધા સુરત બોલે સુરત ના સ્ટેશન પર એ મને શું કે છે ત્યાં ઇન્ડિયા આવીને કે આપ જો અમેરિકામાં મારે આપડા ગુજરાતીઓ કંઈક રાગી પાડ્યા બઉ સારું કે છે તમે ભાઈ અમે ઇન્ડિયામાં મારા પોતાના પૈસાથી ઇન્ડિયામાં આવવામાં ત્યાં મારા તો વિષય લેતો નથી કારણ કે તમે અમેરિકા આવો તમે અમેરિકા અમે ઇન્ડિયામાં જે ટ્રેનનો ભાડો ખર્ચો પડે છે તે મારા ઘરના ખર્ચીએ છીએ આ બહેને ફરે છે એમના ઘરના પાછા પણ ફોરીમાં આવવાના અમારે કંઈ એટલો બધો ફર્જ પોહાય નહીં અમને શું કહ્યું કઈ કે બાર મહિને લાખ રૂપિયા આપીશ અને ચાર પાંચ ત્રણ ચાર આવીને પણ આટલું અમારું એ છે ગુજરાતી લાગે પાડી એટલે ત્રણ વર્ષથી આવું છું બ્યાસી માં આવ્યો ત્યાસી માં ના આવ્યું ચોરાસી માં આવ્યો ના પંચ્યાસી માં આવ્યો અત્યારે વખત એક એક બધું રાગે પાડેલું એક એક શહેરમાં મને ફેરવ્યો એક એક શહેરમાં શું કરું હજુ અમુક શહેરો રહી ગયા પણ ઘણા ખરા શહેરો ફેર્યો પણ ઘણું ખરું રાગે પડ્યું છે બહુ સુંદર રાગે પડ્યું ઘણું સરસ રાગે પડ્યું તમને આ દેશમાં જે ગુજરાતીઓ મળ્યા તે વધારે ધાર્મિક પ્રવૃત્તિને મળે આપણા હિન્દુસ્તાન કરતા કે એના કરતા બી ઓછા પ્રવૃત્તિ હા તો બહુ સારા અહીંયાના પૂછતા એવું છે ને માનતા તો માને જ પણ આ તો ના માનતા હોય તેને મનાવવા શું કહ્યું કારણ જેથી ખેંચ છે તમે દેખાડો તમે ભગવાન પછી તમે ના માને છૂટકો છે તમને દેખાયું પછી કેટલા વખત ના માનો તમે એ નથી માનશે તો દેખાય દીધા આવે નહીં કે પૂરું કે છે બસ હા તો આ પાછળ ફર્યા કરી છે તાર ફરજ છે પણ એ ના ના ચડી દેવું જગ્યા છે છે બીજે ક્યાંય હા જ્ઞાન વિધિ શું છે એનું શું મહત્વ છે નામ લખવાનું શું આ બધું કઈ ખબર નથી તો કઈ જાણવું છે આગળ આવો આગળ શું નામ આપનું દિનકરભાઈ દિનકરભાઈ પટેલ કઈ ના રહી નેટિવ પ્લેસ નેટિવ પ્લેસ નાયરોબીમાં બોલ આફ્રિકામાં નાયરોબી આફ્રિકામાં મૂળ મૂળ આપણા દેશમાં કયું ગામ દબાણ દબાણ નડિયાદ પાસે નડિયાદ પટેલ તાના દબાણ નામ શું કહ્યું દિનકરભાઈ દિનકરભાઈ ખરેખર દિનકરભાઈ છો દિનકરભાઈ ખરેખર તમે છો મેં તો તમારું નામ નહીં તો કબૂલ કરું છું તમારું નામ દિનકરભાઈ છે એવું કબૂલ કરું છું પણ તમે ખરેખર કોણ છો માય નેમ માય ને એ બધું જુદું થયું ને નામ તો જુદું થયું માય કહેનારો જુદો છે ને તો તમે ખરેખર કોણ છો શું કહે છે દિલકતભાઈ જાણવા માટે હવે ના જાણીએ તો આ બધી ચિંતા ઉપાધિ બધી તેની છે આ ચિંતા કરવાની ગમે છે છતાં થાય છે શું કારણ શી ભૂલ થઈ જાય છે ત્યાં કે છે જે પોતે નથી ભૂપેન્દ્રભાઈ જે પોતે ખરેખર નથી આ તો એક વ્યવહાર પૂછતા ભૂપેન્દ્રભાઈ નથી ફરી પૂછે કે તમે ખરેખર હા ખરેખર ભૂપેન્દ્ર એટલે ચીટિંગ કહેવાય વ્યવહારથી તમે ભૂપેન્દ્ર બરોબર છે પણ ખરેખર બોલો એટલે લોકો ચીટ કરો છો એ નામથી તમે ચેતરો છો લોકોને તેનો આ પાપ લાગે છે તેના ખરેખર હું શું છે જાણવું જ રહ્યું માણસે શું કરું અને વેરાથી શું છે તે જાણવું રહ્યું વ્યવહારથી ના જાણવું જોઈએ ભૂપેન્દ્ર છું ઇજનેર છું ફલાણું છું ના જાણવું જોઈએ બ્રાહ્મણ છું પટેલ છું વાણિયો છું બધું ના જાણવું પડી સમજ ને દિલકભાઈ એ જાણવું પડે એ જણાવવા માટે છું જાણીએ તારા વીકનેસ થાય આ બધી ક્રોધમાં ઘેર ઘેર બધા ભગત થાય છે ઘરમાં વાઈફ જોડે વાઈફ જોડે ભગત થાય છે થાય તો પછી ફેમિલીમાં એવું તમારી ફેમિલી ના એ તમારી ફેમિલી કહેવાય ફેમિલી હોય એવું થાય ફેમિલી થાવ ફેમિલી પોતાના ફેમિલીમાં ફેમિલી બીજી ફેમિલી જોડે થાય પોતાની ફેમિલી સાથે પણ થાય પોતાની ફેમિલી માં થાય તો ફેમિલી જાણતો જ નથી ફેમિલી શું છે પોતાનું ફેમિલી પોતાનું એમાં કઈ ડકો ના થાય તમને કેમ લાગે તમે તમને શું લાગે ફેમિલી થાય આપણી ફેમિલીમાં ના થાય ને છોકરા એ તો મારી ફેમિલી કહે એમાં પછી ડખો નહીં બીજી ફેમિલી જોડે ડખો શું કે છે ફેમિલી બધા પર્સનાલિટી હોય એટલે family family my family this ઇન્ડિયામાં ફેમિલી ડોક્ટર શું રાખે છે તમારે ફેમિલી થયું નથી એવું ફેમિલી કેર નામ કહેવાય કે ડખો રાખે બરોબર એના માટે આપણે ફેમિલીની પરિભાષા શું છે એ લોકોને સમજાવવું જોઈએ ફેમિલીની પરિભાષા હા તે સમજાવો નહીં એક્ઝેક્ટ ફેમિલી જ છે પણ આમ જીવન જીવતા નથી આવડતું શું કહું જીવન જીવવું એ શીખવાડ્યું લોકોએ ફોર ફાધર્સોએ અને પોતાને આવતું એવું ચાલ્યા જ કરે રેડિયા રેડિયા શબ્દ હવેલો ભાઈઓ હવેલો હવે રેઢિયા ચાલ્યા કરે છે એવું ના ચાલવું જોઈએ સમજપૂર્વક ચાલવું જોઈએ ઘર તો પોતાની ફેમિલી તો એવું સુંદર ચલાવવું જોઈએ જો જ્ઞાન લે પછી બધી તમને બધે પછી આગળ બરાબર ને ફેમિલીમાં તો આપણે જીવતા નથી આવતું તે જ છે શું છે આમ ભણ્યા બધું પણ પહેલું આ ના ભણવું જોઈએ કે લાઈફ જોડે કેમ ડીલિંગ કરવું how to deal with life how to deal with children ના જાણવું જોઈએ તે કઈ ચોપડી વાંચી છે how to deal with life કોઈ પણ તમે વાંચી નથી કઈ કઈ વાંચી હતી how to deal with life marriage and family કેવી કઈ બુક હતી ચોપડી વાંચેલી છે એવું રહ્યા ને તો એ ખોટી બધી જે હાબુ કરવાથી મેળ ના જાય એ હાબુ ન થાય નક્કી થઈ ગયું શું કહ્યું જે આબુ ગલત સ્નેહ ના જાય એ આબુ નતો અત્યારે લોકો ધર્મ ધર્મ શીખવાડવા આવે અને એનાથી આપણે કઈ ઓછું ના થાય તો જાણો કે આબુ ન આ તો બધા વગર કમ ના ફરે કરતા જ આબુ ગલત મેલ જવો જ જોઈએ અને એવો જ મેલ ડાબુ જોઈએ કેવું જોઈએ મહેનત કરેલી ફળ પાણી વાપરેલું નકામું ન જાય <coughs> કેટલાક તો જોડે જઈને ત્યાંથી ઓફિસમાં ચીડીને આવ્યો હોય ને તો ગયા તમારે અક્કલ નથી યાર આ તો બધું ફેમિલી બોલાયું પાડોશી કેવું કહી દેવું તે ના ના ભાવતો કહી દઉં તારે અક્કલ નથી એટલે વડવા ચાલુ થઈ જાય પણ આ ઘરમાં ના કહેવાય શું કહ્યું ઘરમાં તો આપણે જલેબી ખવડાવે લાડ્યા ખવડાવે ભજીયા ખવડાવે જોડે બિચારી કેમ તને ના ઠીક લાગ્યું ના ખવડાવે સારું સારું એ ના થાય પણ તમારું ઇગોઇઝમ છે ને તે ગાડા કાર્ય કરે ને તે પડેલી આ સમજે ને તે તમે શું કરો સરસ રસ ગરાઈ હોય બધું સરસ હોય રસ રોટલી હોય સરસ કેરીઓ ની આપડે એની કેરીઓ નહીં આપડે ઇન્ડિયા અને પછી તો આ કડું ખારું છે એમ કરી અરે ભાઈ કડું ના ખાવું છે ઘરમાં શું ખાવા લખોલ કરે છું કઈ ભૂલ ના થાય માં કરનારની ભૂલ થાય ના કરનારની કરનારની તો ના ભૂલ કરાય એ કરી બાકી મૂકીને આપણે બીજું બધું ખાઈ લેવાનું આ તો ઘરમાં હું તો કારણ કે એને ટેવ છે કે આવું કહ્યું કે ભૂલ કાઢીને દભરાવું એ આદત છે ને એટલે પછી આ બેને કઈ કાઢી નહીં આ અમેરિકા આમ કરે તો રશિયા આમ કરે એટલે અમેરિકા રશિયા જેવું થઈ ગયું કુટુંબમાં ફેમિલીમાં એટલે કોલ્ડ વોર ચાલ્યા જ કરતી હોય કોલ્ડ વોર ચાલ્યા જ કરે નિરંતર મેં એવું નહીં ફેમિલી કરી નાખો શું કહ્યું એટલે તમને સમજાવીશ બિલકુલ ફેમિલી કોઈ કકરાટ થાય શું કહું આ તો ઘેર સમજ નહીં ઘેર બહેનો કે છે કે અમેરિકામાં તો ઊંધું છે બોમ્બાર્ડિંગ છે તો અહિયાંથી નહીં પણ બહેનો તરફથી થાય થાય કેટલી આ પણ રશિયા અમેરિકા જેવો વસ્તુ છે શું કહ્યું કોલ્ડ વોર ચાલ્યા કરે નહીં સમજ ને બહેનોને ગમે તો નહીં ને આવું કસાટ ગમે હે પછી શું થાય છે કે આ આ ભાઈ અને આ બેન તે કોલ્ડવાર ચડાવ્યા કરે એના છોકરા નાના બાબો ને બેબી જોયા કરે મમ્મી જ ખરાબ છે બહુ જ ખરાબ છે મનમાં પાછી અભિપ્રાય રાખે બાબો મમ્મી બહુ ખરાબ છે શું કેમ અત્યારે કહેતો નથી બાબો કારણ કે એવું કે મારે એને એટલે મનમાં નક્કી કરે મોટો થયું ત્યારે મમ્મીને મારીશ કે મારા પપ્પા ખરાબ ખરાબ કરે છે અને કેટલાક કેટલાક છોકરાઓ શું કે પપ્પા ખરાબ છે ન્યાય જાણે છોકરો ન્યાય જાણે ફસલાત આ બેમાં કોની ભૂલ થઈ રહી છે ના સમજો છોકરો એટલે હોય છોકરા મારી પાસે ઇન્ડિયામાં આવ્યા તે ખાધા એન્જિનિયરો થયેલા ભાઈ તમે લગ્ન કરી પછી આવો કહ્યું મોટી મનસ કાકા મારે લગ્ન નથી કરવું મેં કેમ એમ ન તો લોકોની છોકરીઓ બધી બહુ છે પાડે ઠેકાણું પડી જાય ને તમે કેમ લગ્ન નહીં કરવું તે કે અમારા ફાધર મધરનું સુખ અમે નાનપણમાં જોતા જોતા આવ્યા તેમ જોયું કે પરિણામમાં સુખ નથી એવું અમે શોધખોળ કરી ગયા આ સાચી વાત કેતા છે લોકો હે એમને અનુભવ થયો મને કહ્યું આ મને કહે આવો અનુભવ થયો છે તો અમારે નથી ભણવું કે છે આ એવો લાડવો છે જે ખાય તે બી પસ્તાય છે નહીં ખાય તે પસ્તાય ઠીક છે આ એવો લાડવો છે જે ખાય તે પણ પસ્તાય ના ખાય તે ના રહી ગયો એટલે એમ કે સારું પણ આ છોકરાઓ નક્કી જ કર્યું કે હવે જયારે તમે સુખ આપવા બેઠા છો અને સંપૂર્ણ સુખ તમે માગો એ સુખ આપવા બેઠા છો તો પછી આવે અમારે કારણ કે તમારે સેટ કરી પછી કે આ જગતનું કલ્યાણ કરવામાં તમારે ઝંડો લઈને ફરવું પડશે લોકોના એવા સુખ જે સુખ તમે પ્રાપ્ત કરો એ લોકોને પ્રાપ્ત થવા જોઈએ ત્યારે બધું અર્પણ તમે કોઈ તૈયાર છો અત્યારે છોકરાઓ કામ કરી રહ્યા છે સરસ કામ કરી રહ્યા છે અને મમતા વગરના છોકરા કેવું સરસ કામ કરતા છે સહેજે ગમતા નહીં દાદા ભગવાન માણસનો અંદરનો ગુસ્સો કઈ રીતના કન્ફોર્મ કરવો માણસ ના અંદર નો ગુસ્સો કઈ રીતે કંટ્રોલ કરવો એ હું આજ બધું કાઢી હાલું તમે કોઈ માગો આપવા ગુસ્સો ગુસ્સો કાઢી નાખો ને આ બધું કાઢી હાલું બધું કાઢી બધું કાઢી આપું આજ બધું કાઢી આપું એક એક કાઢ્યા છે ને તો કેટલા વર્ષે નહીં ઠેકાણું પડે તો પેલું દસ દસેક કાઢ્યા તો હવે બીજા નવું કહી જાય પાછા બીજા એમ પાના એક જ દાડે યુદ્ધ કરીને હરા ખરાબ બધી નબળીઓ કઈ નાખવાની વીકનેસ માત્ર કે રહ્યા જાય છે થોડી વીકનેસ દિલ કરે થોડી નહીં ડ્રાઈવ લઈને આવ્યા છે નહીં આવ્યો ક્યાં છે મને દેખાય છે ખરી કઈ છે આ બે તેમાં કઈ આ હું પટેલ જ છું ને હું ભાદર નો પટેલ છું આ તો કુદરતી મને આ કુદરતી આ દેશી ધટ લોકો મને કહે કેવી દાદા તમને જ્ઞાન થયું નકલ કરી છે ને આમને થયું એ રીતે હું જઈને આ જ્ઞાન થાય એવું જ નથી આ જ્ઞાન શું કહ્યું આ ધીસ ઇઝ ધટ નેચરલ શું કહ્યું મારી શક્તિ નથી કે કેવું લોકો કલ્યાણ થવાનું છે ને તેથી અજવાળું થઈ ગયું શું થયું વાંભળેલું ના હોય એવું શાસ્ત્રમાં લખેલું ના હોય શાસ્ત્ર નો માર્ગ ક્રમિક છે કેવો છે ક્રમિક એટલે step by step step by step step by step step અને આ અક્રમ લિફ્ટ માર્ગ અક્રમ લિફ્ટ માર્ગ સમજે ને કામ નીકળી જાય ને પણ આ કાયમ નો માર્ગ નથી આ અમુક જ ક્રમિક બગડેલો થાય છે ને ક્રમિક સ્ટેજ ઉપર નહીં રહેતો તારા આ ડાયવર્જન રોડ નીકળે છે બસ એટલે આ શોર્ટકટ છે આપણે એમ કહીએ તો આ શોર્ટકટ છે હે ટૂંકો રસ્તો છે નહીં ડાયવર્જન છે ટૂંકો રસ્તો નથી આ ડાયવર્જન છે પેલો રોડ જે ખરાબ થઈ ગયો છે ને તે આ ડાયવર્જન રોડ છે પેલો રોડ રેગ્યુલર થઈ જશે એટલે આ ડાયવર્જન રોડ બંધ થઈ જશે સમજ ને ત્યાં સુધી ડાયવર્જન લોકોનું કામ થઈ ગયું હિન્દુસ્તાન પચાસ હજાર માણસ તમે ગાવો છો ને તો એટેક નહીં મનમાં એટેક નહીં લાખ રૂપિયા ખોટ જાય તો મનમાં ચિંતા નહીં નો વરી બહુ મોટી વાત કે હિન્દુ સંસારમાં રહેવું આ અક્રમ વિજ્ઞાન છે આ શું લોકોનું કામ નીકળ્યું અહીંયા અમેરિકામાં તો બધા લોસ એન્જલ્સમાં તો બધી આખું સત્સંગ બધું સત્સંગ ધમાલ પૂર્વક ચાલે શું <coughs> એટલે દસ લાખ વર્ષે આ નીકળે છે એમાં મારો નંબર લાગી ગયો શું કહ્યું હું તો નિમિત્ત બની ગયો પણ તમારું કામ નીકળી ગયું નહીં તો હજારો વર્ષ તમે હિમાલય ભટકો હતો કશું વળે ને મારું નીકળી ગયું નીકળ્યું તમારું નીકળ્યું હું તો આનંદ કરતા ત્યાં શોધખોળ હતી મારી હું શોધખોળ કરતા હતા આ બધા સંસારમાંથી છૂટા થઈને પછી મોક્ષ જવાની વાત કરે છે એ મને પસંદ નથી મારે તો સંસારમાં રહીને મોક્ષ થવો જોઈએ એવું પછી તેમ કરતા કરતા પણ મારો વારો આવ્યો ઉઘાડ થઈ ગયો સમજ ને આ ક્રમિક માર્ગ અત્યારે બંધ થઈ ગયો એસી રીતે થઈ ગયો જે ચાલુ ધોરી માર્ગ છે એ ધોરી માર્ગે ક્રમિક સી રીતે બંધ થઈ ગયો ત્યારે ક્રમિક માર્ગ ક્યાં સુધી ચાલે મનમાં હોય એવું જ વાંગ બોલે અને એવું જ વર્તનમાં આવે તો ક્રમિક માર્ગ ચાલુ એવું નથી લોકો અત્યારે સાધુ એના અકસ્માત મજબૂત એટલે આ ઉડી ગયો એટલે ક્રમ ચાલુ થયો લિફ્ટ હે દાદા લિફ્ટ ચાલે આ પગ બહાર નીકાળ્યા ફક્ત એટલી શર્ત અમે તો આખું અમેરિકા બહુ પાર મારે ક્યાંથી લાવે ને એમ કોઈ દાડો હોય ને એમ બધાનો ગમી તમને બધી વાત ગમી વાત સાંભળતા જ આનંદ થાય ને તમે કયા ગામના જામનગર જામનગર ના જૈન પટેલ પટેલ બરોબર હા જામનગર પટેલ બહુ સારું ગીતા આપણી જે ગીતા છે એમાં પણ આવું જ્ઞાન થઈ શકે છે આઈ ને માય માં ડિફરન્શિએટ કરી શકે છે ગીતા અગર તમે સમજી શકો એના મર્મ ને અગર તમે સમજી શકો તો ગીતા પણ તમને આ જ બતલાવે છે કે આઈ ને માય ને કેવી રીતે અહમને કેવી રીતે કાઢવો એ ગીતાનો મોટામાં મોટો ઉદ્દેશ છે શું કે છે એમ કે છે ગીતા જે છે એમાં પણ આય અને માય નું કેવી રીતે સેપરેશન કરવું અહમ કેવી રીતે દૂર કરો એનો ઉપદેશ છે હા એ જ બધે બધા ગીતામાં શું પણ એ બધે પેલા એમાં લખ્યું છે ને ચાર વેદમાં લખેલું પણ ગીતામાં ભગવાને સારી રીતે લખેલું બધા ખુલ્લા થી લખ્યું શું કહ્યું અને વેદને શું કહ્યું ભગવાને કે ત્રિગુણાત્મક છે એટલે આ ગીતાનો ઉપયોગ કરજો પણ ગીતામાં છે તે બધું વર્ણન છે પણ એ રૂપ ને એટલે લોકો ઘણા આનંદ વાંચે છે પણ એનો મૂળ પામે નહીં ને શબ્દ વગેરે ના કરે ને હજી તો આપણે ત્રણ માર્ગ છે ભક્તિ માર્ગ એટલે ગીતા થી આપડે તૈયારી રે આપણે સમજ ને ગીતા થી માણસ તૈયાર થાય પછી અમને ભેગો થઈ જાય તારે દાડો મુક્ત પુરુષ ને ભેગો થાય તો નહીં તો દાડો વરે પણ ગીતામાં કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ચાર પ્રકારના ભક્તો તે એક છે તે અર્થાર્થી આર્થ આર્થ એટલે શું કે જે દુઃખ ના માર્યો કે કઈ બી પડે ને તો હે ભગવાન તો નહીં તો નહીં તો ભગવાન અંબાવે જ નહીં એ આર્થ કહેવાય આર્થ ભક્તો અને અર્થાથી એટલે ગાડું સારું ચાલતું હોય તો ભગવાન કહે છે ભગવાનની કૃપાથી મારું ગાડું ચાલ્યા કરે છે એ અર્થના અર્થના માટે જ ભગવાન હંભાર હંભાર કરે સમજે ને અને જિજ્ઞાસુ એટલે શું ખોલતો હોય ભગવાન ક્યાં આવ્યું શું છે સાચા દિલથી તટપાસ કરતો અને જ્ઞાની ભક્ત એટલે કૃષ્ણ ભગવાન કે જે એનું બે એક જ છે કે શું કે છે સમજે ને એટલે જ્ઞાની બધું કામ કરી નાખે સમજે ને જ્ઞાની મળે એ તો મુક્ત પુરુષ હોય તો જ આ દાડો વરે નહીં તો બંધેલો કોઈને છોડાવે બંધેલો છોડાવે ગીતામાં તદ્દન સાચું લખ્યું છે પણ તે થયું છે ને એટલે મુક્ત પુરુષ મળે તો દાવા કરતા સુધી તૈયાર થઈ જાય નથી માણસ તૈયાર છે શું કહ્યું બધા દીવા એકસો આઠ કરીને તૈયાર રાખે બધું પણ અગાઉ ના જોઈએ ને એટલી જ ત્યાં અગાવ લે હવે અગાવનાર હોતા નથી કોઈ વખત કોક જ વખત એ હોય ગીતા વાંચો ને ગીતા તો ભગવાને શું કહ્યું કે આ ગીતા વાંચે તેમાં હજારો માંથી એકાદ સ્થૂળ અર્થને સમજશે એટલે એટલે પંડિતી અર્થને હવે એવા હજાર સ્થૂળ અર્થ વાળા એમાં સૂક્ષ્મ ને છે હજારો એક એટલે હા પછી સૂક્ષ્મતમ સૂક્ષ્મતર ને સૂક્ષ્મતમ ક્યાં સુધી કે છે હું કહેવા માગું છું તે કોક એકાદ દફા દુનિયાનું તે આ તો મનહર બી કે છે મહારત ના બધા છે ને આવું તમે આવી છું શું કહ્યું કે હું થ્રી હંડ્રેડ સિક્સટી ડિગ્રી થઈ શકે નહીં એટલે બસ થ્રી હંડ્રેડ ફિફ્ટી સિક્સ ઉપર મારું આવીને અટક્યું અને અહીં અટક્યું કદાચ નહીં ભગવાન પ્રગટ થઈ ગયા સાઠ થ્રી હંડ્રેડ સિક્સટી ખબર ને એટલે મારે જે ખૂબ દૂર થયું એમની પાસે મળવા મળ્યું એટલે ફૂલ બધું આવી જ્ઞાન શું થયું ખબર ને એટલે આ બધું પ્રગટ થઈ ગયું એટલે આ એટલે હું જાતે ભગવાન નથી ભગવાન નહીં પ્રગટ તે આ તો મંદિર થઈ ગયું શું થયું અને જ્ઞાની પુરુષ કેવો જ્ઞાની પુરુષ એટલે કેવું વર્લ્ડ ઓબ્ઝર્વેટરી જેવું તમારે બધા વર્લ્ડના તમામ પ્રશ્નોનો ખુલાસા શું કહ્યું એટલે વર્લ્ડની ઓબ્ઝર્વેટરી તરીકે ઇન્ડિયામાં નક્કી કરે તો બધું ને બધા તમામ પ્રકારના ખુલાસા લાખો પ્રશ્ન નીકળેલા બધા તો બધું ને મોટા મોટા થયું બધાના પ્રશ્નો બધાને સોલ્વ થઈ જવા જોઈએ સોલ્વ ના થાય માણસ બુદ્ધિ રહે નહીં બુદ્ધિ અટેક જ કરે હંમેશા શું કરે કલ્પનાને જાણવા ઉભું જ કરે નકચોત થઈ જાય બુદ્ધિ ચૂપ થઈ જાય આ જ્ઞાન જ એવું છે બુદ્ધિ ગાંઠતું જ નથી કારણ કે સિદ્ધાંતિક જ્ઞાન છે શું છે સિદ્ધાંત કોઈ દખલ કરી છે અમારા તો પુસ્તક બધા છપાયા ને બધા સિદ્ધાંત બહુ પુસ્તક દસ સાલ બે લાખ રૂપિયાનું પુસ્તકો ફ્રી ઓફ પૈસા અમારું જ્ઞાનનું પુસ્તક વેચાય નહીં એટલે શું લખ્યું છે લાવે છે પાયાની કિંમત જો લેતા એની કેટલી બધી કિંમત લખી મૂલ્ય લખ્યું છે પરમ વિનાયક અને હું કઈ જાણતો નથી એ બધા આટલી જ કિંમત ને વેચાય નહીં આપતો વાવણી કહેવાય આ વાવણી વેચાય નહીં એટલે ફ્રી ઓફ કોસ્ટ આપવાનું બધું એટલે દર સાલ બે લાખના પુસ્તકો ફ્રી ઓફ કોસ્ટ અપાયા કરે લોકો જ્ઞાન દાન માં આપ્યા જ કરે તે આગળ લોકો કે દાન તો પોતાની ભાઈ કઈ વધારે હોય રકમ પોતાની ભાઈ વધારે હોય એ લોકો તો જ્ઞાન દાન કરવા કરે ને દાન આ કથા વડાવે એટલે લોકો વાંચે લોકો વાંચે એટલે લોકો વિચારો ફરે એટલે શાંતિ થાય ને લોકોને એને જ્ઞાન દાન કહેવાય શું કહેવાય ચાર પ્રકારનો દાન એક અભય દાન જેનો એક ટાઈનો ખર્ચ નહીં એ દાન થાય ને અભય દાન કોઈ જીવ આપણાથી ત્રાસ ના થાય કોઈ જીવ ને કિંચિત માત્ર દુઃખ ના થાય મને ધોળ મારે તો એને દુઃખ ના થાય એવું અભિદાન હોવું જોઈએ કેવું હોવું જોઈએ આમાં તો નિર્ભય થઈ જાય એટલે હું પચીસ હજાર હતો ને સિનેમામાં ગયેલો પાછો આવું તો રાતે બાર વાગી ગયા હોય કૂતરા સાથે પોળમાં બેઠેલા હોય બિચારા શું ગયા હોય એમ કરીને એટલે બાળકોને એમ થાય બિચારું ભરકીને ઉઠશે આમ આમ બૂટ જોશે આવા થશે એટલે એટલે હું બૂટ કાઢીને બૂટ ખરે ને તે બૂટ કાઢીને જે બૂટ હાથમાં જાળીને જવું તે બિચારું અવાજ એને ચમકાટ ના થવો જોઈએ કોઈ જીવને દુઃખ ના થવું જોઈએ આપણે ત્રાસ એ અભયદાન કહેવાય કોઈને ભય ના પામે અથવા આપણે ઘરમાં વાઈફ આપણે જતા તેના ભ્રષ્ટી હોય કે આજ એમાં શું સુખ આપણે એને ભડકાઈને પણ શું સુખ પડે શું કહ્યું હવે તકે શું વાઈફ ગરમ થઈ જાય છે વાઈફ ગરમ થતી એકલી નથી એ તો ગાડી હો ગરમ થઈ જાય બરી આપણી ગાડી ગરમ નથી થતી તો એમ જોયા પછી લઈએ ના એમ તારી પાડીએ પાણી રેડીએ એમ તેમ કરીને બરાબર ને થોડી વાર ઉભી રાખીએ તારી પાડીએ એ રીતે વાત નહીં છે ત્યાં ધીમે ધીમે આપણે ને ટાળવું પડે એવું તો વારની વાત બોલીએ મૂળમાં આવે તો નથી મૂળમાં ના હોય તો સમજી જઈ ગરમ થઈ ગઈ ના ગરમ થઈ જાય બીજી લઈ આવવાની આપડા ઇન્ડિયા નો એની જોડે નહીં આપડે આ બદલી એવા ન હોય આપડે લોકો શું કહ્યું આ લોકો આજે પાણી લાવે તો કઈ ભાગર ભાઈ છૂટા દે ના લેડી હે બધું બે યુ યુ કરીને એ આપડે છે ને ભાઈ શું સંસ્કાર છે આપડા શું કહ્યું ગમે ત્યાં ઓલ્ડ થઈ ગયા હશે ખરાબ થઈ ગયા હશે પણ આપડા આર્ય સંસ્કાર છે જતા નથી નથી સંસ્કાર આપડા ભલે તું હોરું બહાર લટકાઈને કરવું પણ સંસ્કાર તો ખરા હા આપણા સંસ્કાર છે તે એસી વર્ષની થાય તો લડતા લડતા એસી વર્ષ થાય ને કોઈ પણ પછી સરવણી કાઢે કરે શું કહ્યું મરી ગયા પછી તેર બંધાડે ખાટલો ગોઠવે સરણી કરે સરણીમાં કાકા ના ભાવતું હતું તે ભાવતું બધું મુંબઈથી મંગાવીને મૂકે તારે એક છોકરો હતો ને એ કાકી કહે છે એસી વર્ષના કાકી માજી આ કાકાએ તમે છોકરાને બહુ પાડી નાખ્યા હતા તો તમે તો કે આવડું બોલતા હતા કાકાનું કાકા હા આવા ધણી ભરી નહીં મળે કે એવું કે દેશમાં પાછી દીદીના અનુભવમાં ખોરી કાર્યકાર પણ અંદર ખોને બહુ સારા હતા આમ પ્રકૃતિ વાંચી હતી પણ અંદર ખોને એટલે આવા ધણી ફરી નહીં મળે એવું ખોરી શોધખોળ કરતા આવડે કેટલી તાર શોધખોળ કરીએ છીએ ખબર ના પડે ભાઈ અંદર કોને કહેવાય છે આ તો બધી પ્રકૃતિ આ સિરાય છે બધું શું થાય છે આપણે તમારો બોસ સાથે ઘેરથી વહીને આવ્યો હોય અને આપણો કશું ગુનો ના હોય તો ચડ્યા કરે ને આપણે નામ છે બિચારો મૂડમાં નથી એટલે આપણે એને ચાડો પાડવાનો પ્રયત્ન કરો છો એની જોડે આપણે છીએ તો શું થાય હા બોસ ને ના થાય રોજ જોડે હા એટલે આપણે એને ધીરજ પકડવી જોઈએ કે ગાડી ગરમ થઈ ગઈ છે ઠંડી પડવા દેવા પછી વાતચીત ધીમે કરીએ તે વાતે સુમારી કરીએ પાછું અંદર ચારે કરે અંજીર ગામ ના લેવું છે ગાડી જોડે કામ લેશે સરસ આવી નથી આવ્યો ચાલી જવું પડે ત્યાં તો પેલું ને ગાડી ગરમ થાય આપણે ગરમ થઈશું પછી ચાલીને જવું પડશે એની ગરજ આ જતે આ છ મહિના ગેરરીત શું થાય ના પડે હું જે કઉ છું ને તે ઘેર મારી મારી ફેમિલી આમ ના હોય બધા હોય ને એ હીરાબાર પંચોતેર વર્ષનું હું ઇઠ્યોતેર વર્ષનું મારે પિસ્તાળીસ વર્ષથી મતભેદ નહીં એક વાર પડ્યો તો એની વાત કરો ને ખરેખર મધ્ય પડી ગયો મને કે છે આ મારા ભાઈ ની ચાર છોડીઓ છે તેમાં પહેલી છોડી પહેણે છે તો હું શું આપું એમને કે છે માં મારા મને કહ્યું ચાલી ના આપતા બીજા તો સાફ કરાવી નામ નામ લખીને આપજો ને કહ્યું તો મને છે અમારી તમારી બોલી કે કે તમારા મામાના દીકરાને છોડી હોય તો આવડા ટાટ બનાવીને આપો એટલે હું સમજી ગયા ભૂલ થઈ ગઈ સારી આ મતલબ પડી ગયો અમારે તમારા બોલવાનું ના વખાય આપણું આપણું તમારા શબ્દ બોલવાનો વખત લાગે નહીં તમારા થાય એટલે તું થાય પાટ પડી તો તમારા મામાના દીકરા ગયો ભૂલ થઈ એટલે હું ફરી ગયો ફરી ભૂલને પછી ડબલ ના કરવી જોઈએ ફરી જઈ પણ ભૂલ ભાગી જોઈએ તે ફરી ગયો હું એવું કહેવા માંગતો નથી હું તમને એમ કહેવા માંગુ છું કે બીજા પાંચસો રોકડા આપજો એ તમે દપાતા તમે તો હા બોલા બોલા રહ્યા કે જો આપડે જો ફરી ગયો ને બોલા બોલા બોલા શું ગઈ વાત આવું કોઈ મને થઈ જાય આવું પણ અમારા ઘરનો રિવાજ તમે જોયો તો બહુ સુંદર લાગે હા તમારા જોડે બેઠા હોય ને તો એરાબા શરીર સહી તો તમે શાક લેવા જાતે જતા જરા બહાર કોઈને નાખે છે તે પેલું એ હોય શાકની દુકાન ત્યાં જાતે શાક લેવા જાય સમજ્યું ને એટલે હીરાબા લેવા જાય પણ આપણે બેઠા હોય તો હીરાબા મને પૂછે શું શાક લાવું તો હું એમને કહું તમને ઠીક લાગે તે શું કહું પછી એ લઈ આવે પણ એવું ને એવું રોજ ચાલે એટલે પછી માણસ શું થઈ જાય કે પછી પૂછવાનું બંધ રાખે પછી આપણે એ શું કે છે તને ઠીક લાગે છે એને તે પાછા દાદા ના પૂછે એટલે પછી એક દાડા હું કહું કે કેમ આ કારેલો લાયા હું પૂછું છું કે તને ઠીક લાગે અને આવું લાવી તો તમે ભૂલ કરો કે છે તમે ના આપણે રિવાજ રાખવાનો તમારે મને પૂછવું શું શાક લાવું તો હું તમને કહું કે તમને જે ઠીક લાગે એ આપણો રિવાજ ચાલુ રાખજો તે મીઠે ચાલુ રાખેલો હા બેસનાર ના શોભા લાગે કે એવું પડે ગમેરી વાત એમાં થોડો ઈગો છે એમાં ઈગો છે થોડો પછાડી ઈગો એમાં થોડો ઈગો છે ઈગોઇઝમ નહીં એ આ વ્યવહાર છે વ્યવહાર એ પણ એમ છે મને પૂછ્યું નહીં મને પૂછ્યું ના થાય નહીં મને પૂછ્યું એનો જો ઈગો હોય ને તો એમને કહું તમે ઠીક લાગે તો ના બોલવું સમજ ને આ વ્યવહાર કેવાય કહેવાય બહારનો વાતનો કેવું પડે આ બોલતા નહીં કે આ લાવજે ના લાવજે અને એને એને કેવું પડે કે ભાઈ બેન આટલી ઉંમર પૂછે છે વ્યવહાર સુંદર દેખાય તો ઈગો તો હોય જ ઈગો તો સંસારમાં બધો ઈગો જ હોય પણ જે ઈગો અમારે નુકસાન કરતો નહીં ફાયદાકારક થાય તમે તમારે ઘેર આવો વ્યવહાર ચાલુ રાખ્યો હોય તો દેવ સુંદર સુભા રહે ના રહે બરાબર એ પૂછે ને આપણે કઈ તમને ઠીક લાગે છે ચાલો માન અને સંપ દેખાય શું કે માન અને સંપ બતાવે એ માન અને સંપ દેખાડે એમનાથી માન અને સંપ દેખાય હા પ્રેમ થતું આવેલું માન એમાં મને એમ થાય ઓહો મારી પાસે મારી પાસે કેટલો પૈસા છે અને મારા મને એમ થાય કે હું ધણી છું એટલે હજુ એક્સેપ્ટ કરે છે તો એવું અર્થ વધારે તરફ હોવું જોઈએ દીર્ઘ ના હોવું જોઈએ હા <laughs> શું ભાઈ ભણેલા છો નીલકંઠભાઈ શું ભણેલો છો અહીંયા પીએચડી કર્યું બધા પીએચડી તો ઘણા ખરા મારી વાત પીએચડી ને આપણે કામમાં લાગે એવી છે બીજા બધા નથી બધા ચાલી જાય બધા ચાલે પણ પીએચડી ને વધારે કામ લાગે કારણ કે મને બધા પીએચડી ઘણા ખરાબ મળેલા ઇન્ડિયામાં અને આ પીએચડી એ કાગળ મનહરબેન કાગળ લખ્યો છે કે તમે આ દાદાને બોલાવજો અને લાભ ઉઠાવી લેજો બે દી થયેલા ને સારું સારું આપણે આમાંથી એકાદ બે પદ બોલાવે ને પેલામાંથી કેમ ચોપડી ક્યાં ગઈ હવે સંયમ પરિણામ ક્યારે થાય સંયમ જોઈ લો ખરો કોઈનામાં સો લોકોમાં જોયો હે બહુ ઓછા લોકોમાં બહુ ઓછા જોયો છે હા પણ ક્યાં જોયેલો સંત સંત પુરુષોમાં સંત છે ને સંયમ કોને કેવાય જાણવું જોઈએ તમારે સંયમ કોને કહેવાય જાણવું જોઈએ ને આપણે સાથી સંતોમાં સંયમ કહો છો તમે આ લોકો માણસનો સંયમ નહીં આ વ્યવસ્થામાં આ લોકો સંતો દુનિયાથી યુઝલી અલગ રહેતા હોય છે સંતો આ દુનિયા થી જુદા રહેતા હોય છે અલગ નથી એટલે કઈ એટલે કઈ સજ એટલે કઈ સંયમ કેવાય રહેવાનું છે ને મુસ્લિમો બધા અલિયા બધા રહે છે એ સંત ના કહેવાય સંયમી ના કહેવાય સંતો ને સંત કહેવાય સંયમી કેવું સંયમી કોને કેવું સંયમી કોને કહેવાય સંયમનું ડેફિનેશન હોય છે શું કહ્યું આપણે કોઈ પણ સંત ને આપડે કહીએ કે તમારે અક્કલ નથી અને તે સંયમમાં રહે તો એ સંયમી કહેવાય શું કહ્યું અને ફેન વડે તો શું કહેવાય તમે સમજો સંયમ કોને કહેવાય છે શું કહેવાય પછી આપણે કે સંયમ રાખવાનો પછી આપણે સંયમ રાખવાનો હે એ શહેર માને તો આપણે સંયમ રાખવાનો ના એ અર્જુની છે પણ મારું કહું જ્યાં સુધી ફેર મારે છે આ ત્યાં એ ત્યાગી કહેવાય શું કહેવાય તે સંતોય કહેવાય એમને સંતોય કહેવાય એમ નથી સંત કહેવામાં નથી ખબર ને પણ ત્યાગી કહેવાય સંયમી ના કહેવાય સંયમી ભગવાને ડેસ્ટિનેશન બહુ મોટી ગયેલી છે તમે સમજાયું ને આપણા લોકો તો લૌકિક લૌકિક છે એમ બોલ્યા કરે આ સંયમી આયા સંયમી આયા ને સંયમ એને ના કહેવાય એ ત્યાગી કહેવાય સંયમ તો આપણે કહીએ કે તમારે અક્કલ નથી મૂરખ છે આમ છે ટ્રાય મળે અગર મોડું બગાડે તો સંયમ ના કહેવાય શું કહ્યું એટલે તમને આજે સંયમી બનાવવા છે કેવા બનાવ એટેક ના કરો બરાબર ને असेयनी आبداय आकु गदा सयम होई सयम ही बोले એટલે હું એનું ક્લિયર થઈ ગયું એટલે કે સયમી દે ઓ સયમ એ ક્લિયર થઈ ગયું સમજયું આ સયમી બનાવના સયગ સયમનો અર્થ શું સમજાય ને સયમ કંટ્રોલ કરવો નહીં એટેક નહી કરે મન સયગ મન સંયમમાં આવવું જોઈએ માન માં આવેલો તાળા પડે તારા સંયમ કહેવાય શું કહ્યું બાકી ઇન્દ્રિયો તારી પડે સંયમ ન કહેવાય ત્યાગ કહેવાય શું કહ્યું સમજ ને તો મુસ્લિમો એક પાડે જરા બધા પાડે પણ એ ક્રોધમાનમાં આવેલો તાળા પાડે શકે કે ઇન્ડિયન જ પડી શકે શું કહ્યું એટલે સંયમ કહેવાય આ તમને સંયમ માં લાવવા છે ક્યાંના રહીશ આપ આ હિન્દી બોલે છે. હિન્દી હિન્દી બોલે. આપણે ક્યાંના જ રહીશ कहाँ के आप रहने ગ્વાલિયર હે? ग्वालियर ग्वालियर के रहने वाले हैं ગ્વાલિયર નથી ગ્વાલિયર ग्वालियर ग्वालियर हाँ हाँ बरबर इधर क्या करता है अब सर्विस करता है अ, नहीं सर्विस भी करते ये हैं बिजनेस करता है तो सच बात है आप दिनेश है सच बात है दिनेश है <laughs> वो तो हो ही नहीं सकती ईमानदारी से तो <laughs> दिनेश का तो मतलब सूरज को होता है ना सच नहीं क्या कहना चाहिए दिनेश वो तो दिनेश तो हो ही नहीं सकते हमारे ख्याल से काम कभी तो दिनेश का मतलब तो सूर्य होता है ना दिनेश नो दिनेश का मतलब सूर्य होता है तो मैं वो नहीं हूँ <laughs> तो आप कौन है सर दिनेश ही है वैसे तो दिनेश ही है कहने के लिए पर दिनेश वैसे नहीं होते हो सकते कहने के लिए दिनेश हूँ हम्म? कहने के लिए दिनेश हूँ मैं दिनेश नहीं हूँ दिनेश દિનેશ એટલે સૂર્ય નહીં आप આપ તો દિનેશ તો હે નામ તો હે ને ખુદ खुद है खुद आप बोलते हैं माई नहीं भी दे दिनेश तो आप खुद कौन माई नहीं भी दिनेश नॉट आई तो आप कोई कौन मात्र प्राणी मात्र प्राणी हूँ प्राणी तो ये बॉडी को बोलता है श्वास ले प्राण लेता है और प्राण ले प्राण के आधार से जिंदा रहता है उसको पानी बोला जाता है ये प्राण का आधार जिंदा रहता है वो झार बार सब सब ये जीव मात्र प्राण का आधार जिंदा रहता है पर आत्मा પાંચ આધાર તો પરમાનન્ટ પોતાના સ્વ પોતાની પોતાની જાતથી પરમાનન્ટ સનાતન વસ્તુ છે શું છે અને આ પ્રાણના આધારે જીવે છે પ્રાણ ઉડ્યો કે ભાઈ હેડ્યા તો આપ ખુદ કોમ તરાશ કરી પડશે નહીં કર્યું ને હે